કોઠારી જેઠા ભગત મહુવામાં ભગતજીનો પત્ર મુંબઈ કોઠારી જેઠા ભગતને મળ્યો એટલે તેમણે જાણ્યું કે ભગતજીએ છેલ્લા દોઢ માસથી અન્ન મૂકી દીધું છે એટલે મહુવા જવાની ત્વરા થઈ આસો સુદ નોમને દિવસે સ્ટીમરમાં બેઠા કોઠારી પ્રભુદાસભાઈએ વરતાલ કોઠારી ગોવર્ધનભાઈ પાસે રજાનો પત્ર મંગાવ્યો કોઠારી પ્રભુદાસભાઈ અને કોઠારી જેઠા ભગતને બેકલિયા બનવાની ઈચ્છા હતી અને તેને માટે મહુવા પત્ર લખી ભગતજીની આજ્ઞા મગાવી હતી પરંતુ ભગતજીએ ના લખી હતી કે હાલમાં એવું કાંઈ કરવું નથી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું અને હું ભેગો થાઉં પછી વાત એટલે એ વખતે વાત પડતી રહી ભગતજીને ભવિષ્યમાં કોઠારી જેઠા ભગતને પોતાની અંગત સેવા આપવાની ઈચ્છા હતી એટલે એ પ્રમાણે આજ્ઞા કરી જેઠા ભગત એકલિયા રહ્યા તો મહુવાથી કાગળ આવતાં કોઠારી પ્રભુદાસભાઈની રજા લઈ મહુવા ચાલી નીકળ્યા જેઠા ભગતે મહુવા બંદરે ઉતર્યા પછી વિચાર કર્યો જો ધોળે લુગડે જઈશ તો મંદિરમાં ઉતારો કરવો પડશે અને ભગતજીની સેવાનો લાભ નહીં મળે એટલે મુંબઈથી જ દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરીને સાથે ટોપી લાવ્યા હતા તે માથે મૂકીને સીધા ભગતજીને ઘેર જ ગયા ભગતજીને દંડવત કરી પગે લાગી પાસે બેઠા પણ ભગતજીની સ્થિતિ જોઈ આંખમાં આંસુની ધારા ચાલી તે કેમ કરીને છાના રહેવાય જ નહીં ભગતજીએ તેમને બહુ જ ધીરજ આપી અને પોતે પણ સ્વસ્થતા બતાવી ત્યારે જેઠા ભગતને શાંતિ થઈ પછી ભગતજીએ તેમને તમામ ખબર મુંબઈની પૂછી અને તે સર્વ સમાચાર સાંભળી રાજી થયા કોઠારી પ્રભુદાસભાઈએ ચંદનની ગોટીઓ ભગતજી સારું મોકલી હતી તે તેમને આપી ભગતજીએ તે લઈને પોતાના ભત્રીજા નારણભાઈને સાચવીને પેટીમાં મૂકવા ભલામણ કરી પછી ભગતજી સૌને કહેવા લાગ્યા જુઓ અમારા મુંબઈના કોઠારી આવ્યા છે એમ જેઠા ભગતને ઈચ્છિત સુખ આપ્યું અને પોતાના ઘરે જ ઉતારો આપ્યો બીજે દિવસે જેઠા ભગતને કહ્યું તમારા હેતવાળાને મંદવાડના કાગળ લખો એટલે પ્રથમ રાજકોટ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીને પત્ર લખ્યો બીજો પત્ર છપૈયા કોઠારી બેચર ભગતને લખ્યો અને પછી ગુજરાત તથા ચરોતરમાં તમામ પત્રો લખ્યા તેમાં કોઈને મહુવા આવવાની આજ્ઞા લખી કોઈને કંઈ લખ્યું નહીં એમ જેમ ઘટે તેમ લખાવ્યું પછી જેઠા ભગતને ધીરેથી પૂછ્યું ઓલ્યા તમારા વકીલની શી ખબર છે એટલે જેઠા ભગતે હસીને કહ્યું મોતીલાલભાઈનું પૂછો છો ને ત્યારે ભગતજીએ ડોકું હલાવી હા કહી પછી જેઠા ભગતે વાત કરી કે તે તો બહુ રાજી થઈ ગયા તેમણે મને પૂછ્યું ભગતજીની કેટલીક ઉંમર હશે એટલે મેં કહ્યું તમે કેટલી ધારો છો ત્યારે તે કહે પચાસેક હશે મેં કહ્યું સિત્તેર થયા છે એ સાંભળી તેમને આશ્ચર્ય થયું અને બોલ્યા અહો શું તેમના શરીરની કાંતિ શું તેજસ્વીતા અને પ્રતાપ તો એટલો કે જેમ ચકોર ચંદ્રમામાં જોડાઈ જાય તેમ બધા હરિભક્તો એક કાળા વિચ્છિન્ન તેમની મૂર્તિમાં જોડાઈ જ જતા તેમની પાસે બીજો સંકલ્પ જ ન ઉઠે અને માયાની તો ગંધ જ શાની હોય આવા પુરુષ તો સંપ્રદાયમાં અજોડ એ જેવા તો એ એક જ ખરેખર જો તમે મને ના ઓળખાવ્યા હોત તો મારે બહુ જ ખોટ રહી જાત એમ ઘણી જ પ્રશંસા કરી જેઠાભાઈને ભગતજીની સેવાનો ઘણો જ લાભ મળ્યો પોતે હાથે ખીચડી કઢી વગેરે બનાવી જલ્દી પરવારી સેવામાં જોડાઈ જાય ભગતજી પણ તેમની ગમ્મત કરે અને પૂછે જેઠા ભગત કઢી કેમ બનાવી છે ખીચડી બરોબર થઈ છે ને આમ પોતાના કામમાં અંગત રસ ભગતજી લે એટલે જેઠા ભગતને અપાર ઉત્સાહ અને આનંદ રહે ગુજરાતથી હરિભક્તો મહુવા આવે છે જેમ જેમ ગુજરાતમાં કાગળો મળતા ગયા તેમ તેમ ગુજરાતમાંથી હરિભક્તો આવવા લાગ્યા પ્રથમ પીજથી મોતીલાલ નાનાલાલ સોની આવ્યા તથા વસોથી ચતુરભાઈ નડિયાદથી જીવાભાઈ બારોટ વગેરે આવ્યા બીજે દિવસે નારથી ઝવેરભાઈ આવ્યા આ બધા હરિભક્તોને ભગતજીનો મંદવાડ જોઈને બીક લાગી કે ભગતજી હવે દેહ રાખશે કે નહીં તેથી સૌએ ભગતજીને બહુ જ સ્તુતિ કરી અને કંઈક અન્ન તથા દૂધ લેવાની પ્રાર્થના કરી પણ ભગતજી કહે ચાણસદથી વૈદ્ય આવશે ત્યારે તે કહેશે તેમ કરીશ દૂધ પણ લઈશ અને અન્ન પણ લઈશ એમ બહાનું બતાવ્યું પણ આ વખતે તેમની એક પણ ક્રિયા દેહ રાખે તેવી નહોતી પણ પોતે બધાને ધીરજ આપતા અને વાતો પણ કરતા વળી નાગરમંડળ જ્યારે તેમને જોવા આવે ત્યારે એકદમ ખાટલામાં બેઠા થાય અને સ્વસ્તિક આસનવાળી આંખો મીચીને બોલે એક વખત એ પ્રમાણે નાગરમંડળ આવ્યું એટલે પોતે બેઠા થયા અને આંખો મીચીને બોલ્યા જે હું તો નિરંતર ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ પાછી વાળી આત્મામાં હોમીને આત્મામાં જે પરમાત્મા તેને ધારી રહ્યો છું એમ કહીને શ્લોક બોલ્યા પરિનિષ્ઠિતો અપી નૈર્ગુણ્યે તથા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા તથા નિજાત્માનમ બ્રહ્મરૂપમ તથા આત્મા રામશ્ચ મુનયો એ આદિક ઘણાક બ્રહ્મભાવના શ્લોક બોલ્યા અને પાછા સૂઈ ગયા નાગર હરિભક્તો તો તેમની વાતો સાંભળી ઘણા જ રાજી થયા અને બોલ્યા કે ધન્ય છે આ મહાત્મા પુરુષને કે પોતાના નિમિત્તે આપણને સમજાવવા સારું ઉપદેશ આપે છે એમ ગુણ ગ્રહણ કરીને ગયા એ પ્રમાણે રોજ ઘણા હરિભક્તો આવે અને તેમને પોતાની અલૌકિક બ્રહ્મ સ્થિતિના દર્શન કરાવી બ્રહ્મભાવની વાતો કરે મારા જેને એક વખત દર્શન થયા હશે તેને હું અક્ષરધામમાં લઈ જઈશ એક દિવસ જેઠાભાઈને પાસે બોલાવીને રાજી થઈને કહ્યું મારા જેને એક વખત દર્શન થયા હશે તેને હું અક્ષરધામમાં લઈ જઈશ અને ત્યાં મહારાજ સ્વામી તથા મુક્તના દર્શન કરાવીશ પછી જેને જેની વાસના હશે તેને તેવા લોકમાં મૂકીશ અને ત્યાં પ્રથમ દીઠેલું અક્ષરધામનું જે સુખ તેની સ્મૃતિ કરાવી તે લોકમાંથી ઉદાસ કરીશ અક્ષરધામના અતિ અધિક સુખની જિજ્ઞાસા તેને કરાવીશ પછી જે બ્રહ્માંડમાં મહારાજનો અવતાર હશે તે બ્રહ્માંડમાં તેને અવતાર ધરાવી હું પણ સાથે આવી તેને નિર્વાસનિક કરી એકાંતિક બનાવી અક્ષરધામમાં લઈ જઈશ એમ પોતાનો અભિપ્રાય અને મહિમાની વાતો એકાંતમાં સમજાવવા માટે જેઠા ભગતને કહી ભગતજીની અત્યંત નિર્બળ થતી દેહશક્તિ જોઈ ગામમાં તથા તેમના સગાવાલા સર્વેને એમ લાગ્યું કે હવે પ્રાગજી ભગત રહેશે નહીં એટલે સૌ છેલ્લી સેવા કરવા તથા આશીર્વાદ લેવા ભગતજી પાસે આવતા છેલ્લા આશીર્વાદની શીખ એક વખત ગમે તે પ્રકારે પોતાના સંબંધી હેતવાળા મિત્રો સેવા કરનારા સર્વેને પોતાનો છેલ્લો સંબંધ કરાવી તેમના કલ્યાણ માટે પોતે સર્વ પ્રકારે નિર્દોષ છે તે જણાવવા માટે તમામ બાઈ ભાઈને ભેગા કરી પ્રથમ તે બાઈઓને પૂછ્યું બોલો માતાજી હું આપણે ઘણા પ્રસંગે જાત્રા નિમિત્તે સગા સંબંધીને મળવા જતાં નાતમાં જતાં પરગામ જતાં ભેગા ચાલ્યા હશું ત્યારે કોઈ દિવસ કોઈની સામે દ્રષ્ટિ માંડીને જોયું છે એટલે તે બાઈઓ હાથ જોડીને બોલી મહારાજ તમે તો અમારા સામું કોઈ દિવસ જોયું જ નથી વળી અમને ઘણી વખત એમ થતું કે જો એકાદ વખત તમારી દ્રષ્ટિ અમારા ઉપર પડી જાય તો અમારું કામ થઈ જાય પણ તમારી આંખો તો સદા ઢળેલી જ રહેતી તમારા સંગમાં અમારા બધા દોષો શાંત પડી જતા એવા તમે શ્રીજીના મહા એકાંતિક અને લાડકવાયા ભક્તરાજ છો તેમનો આવો ભાવ જોઈ ભગતજી ઘણા જ રાજી થયા અને બોલ્યા જુઓ મને તો હવે મહારાજ તેડી જવાના છે પણ તમે બધા નિયમ બરાબર પાડજો અત્યાર સુધી જો કાંઈ ભંગ થયો હશે તે માફ છે પણ હવે નિયમ ભંગ કરશો નહીં તો તમને હું અક્ષરધામમાં લઈ જઈશ અને જો નિયમ ભંગ કરશો તો તમારે અને મારે લેવા દેવા નથી એમ કહી પોતાના ભત્રીજા નારાયણભાઈ પાસે રૂપિયા બસો મગાવી તમામને જેમ ઘટે તેમ છેલ્લી આશીર્વાદની તથા નગદની શીખ આપી આપ ઉદાસ થાઓ તો આપના સમગ્ર શિષ્યોના સમ છે કોઠારી પ્રભુદાસભાઈનો મુંબઈથી કાગળ આવ્યો જો આપ અન્યથા સંકલ્પ કરો અને ઉદાસ થાઓ તો આપના શિષ્યોના સમ છે અને ખૂબ જ સ્તુતિ કરી હતી આપના શિષ્યોને ખાતર પણ આપ ઉદાસ થશો નહીં હું બદલીના કોઠારી આવી જાય કે તુરત જ આવું છું એ કાગળ ભગતજી પાસે વાંચ્યો પણ ભગતજી તો કંઈ જ બોલ્યા નહીં પછી વરતાલથી બદલીના કોઠારી ખુશાલભાઈ તથા જીવાભાઈ આવ્યા તેમને સઘળો હિસાબ સોંપી મુંબઈથી કારતક સુદ છઠને દિવસે નીકળ્યા અને સાતમે મહુવા આવ્યા મંદિરમાં સીધો ઉતારો કરી તરત જ ભગતજીને ઘેર આવ્યા ભગતજી તેમને જોઈ ઘણા જ રાજી થયા પરંતુ ભગતજીને જોઈને જ કોઠારીનું હૈયું હાથ ન રહ્યું ભગતજીએ તેમને ઘણી જ ધીરજ આપી બીજે દિવસે ચાણસદથી વૈદ્ય મનસુખભાઈ તથા કાલિદાસ તથા ગલભાઈ આવ્યા વૈદ્યે નાડી જોઈ ઔષધ આપ્યું અને દૂધમાં થોડો મગજ ઘોળીને આપ્યો ભગતજીએ પોતે કહેલું વૈદ આવશે પછી તે કહેશે તેમ કરીશ દૂધ પણ પીશ અને અન્ન પણ ખાઈશ એ વચન પાડવા માટે થોડું દૂધ પીધું પછી અરુચિ બતાવી વાડકો દૂર કરી દીધો પ્રકૃતિમાં કાંઈ જ ફેર જણાયો નહીં અને વધારે બગડતી જણાતી હતી ભગતજી આલોકમાં વધારે રહે એવી સ્તુતિના હરિભક્તોના પત્રો રોજ આવ્યા કરતા હતા રાજકોટથી શાસ્ત્રીયજ્ઞ પુરુષદાસજીનો પત્ર પણ હતો તેમાં લખ્યું હતું સ્વામી જાગા ભક્તે પણ વિનંતી કરી છે કે આપ વિશેષ રહો તો સૌને સમાસ થાય પણ પોતાને રહેવાની ઈચ્છા નહીં એટલે દિવસે દિવસે મંદવાડ વિશેષને વિશેષ જણાવવા માંડ્યો